એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ સાંભળો સાંભળો બાળ દોસ્તો તમને બધાને ખબર છે આજે ખાસમ ખાસ દિવસ છે ભાઈ અરે આજે આ આદ્યા બહેનનો જન્મદિવસ છે આદ્યા બહેન તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અરે વાહ ભાઈ તમારી આંખો તો ખૂબ સુંદર છે ભાઈ સાંભળો ત્યારે ભૂલકાઓ આજે હું તમને એક સરસ મજાની પરીની વાર્તા કહેવાનો છું હો ધ્યાનથી સાંભળજો એક હતું ગામ એ ગામની અંદર એક ગરીબ માણસ રહેતો હતો બિચારા પાસે પૈસા નહીં અને ઘરે ખાવાનું પણ નહીં એટલે એ માણસે તો આમ દૂર દૂર શહેરમાં જઈને કંઈક કમાવાનો વિચાર કર્યો કે હવે હું શહેરમાં જાઉં ને ત્યાં કંઈક કામ કરું તો મને પૈસા મળે એટલે એ તો રસ્તામાં પોતાની સાથે ખાવાનું લઈને નીકળી પડ્યો પણ એ ખાવાનું એની પત્નીએ એવી રીતે બનાવ્યું હતું કે પાડોશી પાસેથી લોટ લીધો માગીને અને એની બે રોટલી બનાવી દીધી પત્નીએ એટલે એ ખાવાનું લઈને એ તો નીકળો પછી તો ચાલતા ચાલતા ચાલતા એ માણસ દૂર દૂર જઈ ગયો અને રસ્તામાં સાંજ પડી સાંજ પડી એટલે એક ઝાડ નીચે તો થાકીને સૂઈ ગયો હો આદિયાબેન પણ તમને બધાને ખબર છે એ ઝાડ ઉપર રોજ રાત્રે એક પરી આવતી હતી પરી હો આ હવે પેલો માણસ તો થાકીને લોથપોથ થઈને સૂઈ ગયો હતો એને તો ઊંઘ આવી ગઈ હતી પણ જ્યારે એની ઊંઘ ઉડી ત્યારે એને ખૂબ ભૂખ લાગી હો ભાઈ ખૂબ ભૂખ લાગી એવી ભૂખ લાગી એવી ભૂખ લાગી કે વાત ન પૂછો જેવો એ પોતાની પાસે બે રોટલી હતી એ ખાવા માટે બેઠો કે થોડીક વાર થઈને એક ગરીબ છોકરી એની પાસે આવી અને એમ કહેવા લાગી અરે ભાઈ હું આ જંગલમાં ભટકી ગઈ છું હું આ જંગલમાં ભૂલી પડી ગઈ છું અને મને ખૂબ ભૂખ લાગી છે ખૂબ ભૂખ લાગી છે મારા ઉપર દયા કરીને મને કંઈક ખાવાનું આપો પૈસા એવું કહ્યું એ ગરીબ છોકરીએ હો પેલા ગરીબ માણસને હવે આ છોકરી ઉપર તો પેલા માણસને ખૂબ દયા આવી ગઈ આદ્યાબેન એ તો ખૂબ દયાળુ હતો અને જેવી પેલા માણસે આ છોકરીને રોટલીઓ આપી કે એ છોકરી તો ગરીબ છોકરી નહીં પણ ખરેખર તો પરી હતી એ છોકરી પરી બની ગઈ અને બોલી તે પોતે ભૂખ્યા રહીને મને ખાવાનું આપ્યું છે તારી પાસે બે જ રોટલી હતી અને તું પણ ભૂખ્યો હતો છતાં પણ તે મને આ રોટલી આપી દીધી છે તું ખૂબ દયાળુ છો એટલે હું તારા ઉપર ખૂબ ખુશ થઈ છું એટલા માટે હવે પછી ક્યારેય તને ખાવાનું ઓછું નહીં પડે એમ કહીને પરીએ તો એ માણસને એક નાનકડો છોડ આપ્યો હો હા અને છોડ આપીને કહ્યું કે આ લો આ છોડ લો અને એ તમારા ઘરના આંગણામાં રોપી દેજો ફળિયામાં આ એક જ અઠવાડિયામાં એ તો મોટું થઈ જશે અને પછી તો બારે મહિના એના ઉપર ફળ આવશે એ ફળો વેચીને તમે ધનવાન થજો પૈસાવાળા થજો આ એવું ઝાડ થશે કે એમાં ક્યારેય ફળ નહીં આવે એવું બનશે જ નહીં બારે મહિના ફળો આવશે મીઠા મીઠા અને બજારમાં જઈને વેચી નાખજો તમારા ઘરમાં કોઈ ચીજની કમી નહીં રહે પછી તો અને ભાઈ આદ્યાબેન બાળ દોસ્તો એ નાનકડો છોડ લઈને પરી પાસેથી એ છોડ લઈને એ માણસ તો પોતાના ગામ આવી ગયો ફળિયામાં પોતાના ઘરના ફળિયામાં એ છોડ રોપ્યો એને પાણી પાયું અને અઠવાડિયામાં તો સાત દિવસ થયા ત્યાં તો ફળથી લચા લચ ઝાડ ઉગી ગયું હો ભાઈ અને એવા મીઠા ફળો એવા મીઠા ફળો કે એ ફળો વેચી વેચીને આ માણસ તો ખુશ ખુશાલ થઈ ગયો એની ગરીબી બધી ઓછી થઈ ગઈ ભાઈ તો ભાઈ આવી હતી આ પરીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ ભાઈ આવજો